આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરમાં બેઠા બેઠા વિદુષી વાર્તા સાંભળે છે આવો આવો વિદુષી બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો કાન દઈને સાંભળજો હો વાર્તાનું નામ છે હનુમાન ચાલ્યા સીતાજીની શોધમાં સીતાજીને રાવણ ઉપાડી ગયો એ પછીની આ વાત છે ભાઈ રામ અને સુગ્રીવે સીતાજીની શોધ માટે બધી દિશામાં પોતાના સૈનિકો મોકલા હો જાઓ સીતાજીને શોધી આવો હનુમાન આ અંગદ જાંબુવાન અને વાનર સેનાને લઈને દક્ષિણ દિશામાં ગયા દક્ષિણ દિશામાં આ સીતાજીને શોધતા શોધતા શોધતા એ તો આગળ ને આગળ વધતા જ ગયા વધતા જ ગયા છેવટે આવ્યો દરિયો હવે આગળ તો કેવી રીતે વધાય સીતાજીની ખબર લીધા સિવાય પાછા તો જવાય જ નહીં હનુમાનજીએ વિચાર્યું હવે શું કરવું બધા સાવ નિરાશ થઈ ગયા હો પછી તો આ એક ઊંચી ટેકરી ઉપર બેસીને એક ઘરડું ગીધ આ બધું જોતું ને સાંભળતું હતું એને પાંખ નહોતી એટલે તો ઉડીએ શકે નહીં પણ એની આંખ હતી ને ભાઈ આ ગીધની આંખ તો દૂર સુધી જોઈ શકતી હતી તમને ગીધનું નામ ખબર છે અરે હે આ ગીધનું નામ સંપાતી હતું સંપાતી એ પેલા જટાયુનો ભાઈ થાય રાવણ જ્યારે સીતાજીને ઉપાડી ગયેલો ત્યારે રાવણની સાથે લડતા લડતા જટાયનું જટાયુનું મોત થયું હતું હો આથી સંપાતીને તો થયું કે રાવણ સીતાજીને બીજે તો ક્યાં લઈ જાય સીતાજી લંકામાં જ હશે એટલે સંપાતિ નામના ગીધે આંખ ઝીણી કરીને દૂર લંકામાં જોઈ લીધું ઘણા બધા સ્થળો ઉપર ફરતી ફરતી ફરતી ફરતી એની નજર છેવટે લંકાના બગીચામાં અશોક વાટિકા ઉપર પડી લંકાના બગીચાનું નામ અશોક વાટિકા ત્યાં એણે સીતાજીને જોયા બિચારા પોતાના પતિના વિયોગમાં રડતા હતા હો સીતાજી તો અને ભાઈ સંપાતીએ આ સીતાજીને રડતા જોયા અને હનુમાનને બધું કહ્યું અને હનુમાન ને બધા મિત્રો ને બધા વાનરો તો રાજી રાજી થઈ ગયા હો કે સીતાજીની ભાળ મળી ગઈ સીતાજીની ભાળ મળી ગઈ પણ ત્યાં વળી બીજો સવાલ ઉઠ્યો કે આવડો મોટો દરિયો આપણે ઓળંગવો કેવી રીતે આ દરિયામાં તો ડૂબી જવાય હનુમાનમાં તાકાત હતી હો વિદુષી બેન પણ ભગવાન બ્રહ્માની શરતને લીધે હનુમાન તો પોતાની શક્તિઓ બધી ભૂલી જ ગયેલા એટલે એ તો ઉદાસ થઈને બેસી રહ્યા ત્યાં જાંબુવાનને યાદ આવ્યું હે હનુમાન તારામાં દૈવી શક્તિ છે ભૂલી ગયો તારા બળને યાદ કર અને તારું આ કદ તો જો તારું કદ વધાર પછી છલાંગ માર તાકાત ભેગી કર તાકાત અને ઉડવા માંડ આમ પંખીની જેમ દૂર દૂર સુધી તીરની જેમ ઉડવા માંડ કર દરિયાને પાર અને લઈ આવ સીતાજીની ભાળ લઈ આવ જાંબુઆને આવું યાદ કરાવ્યું હા હનુમાનને આ સાંભળતા જ હનુમાનમાં દિવ્ય તાકાત આવી હો ભાઈ દિવ્ય તાકાત આવી અને હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા મોટા અને મોટા થવા લાગ્યા ઝાડ જેવડા આમ પહાડ જેવડા વિરાટ કદ ધારણ કરીને પછી હનુમાને ગર્જના કરી જય શ્રી રામ અને પછી લગાવી એક છલાંગ એને અડધે દરિયે તો એમ જ પહોંચી ગયા હનુમાન અને પછી ઉડવા લાગ્યા અને જોત જોતામાં પહોંચી ગયા રાવણની નગરી લંકામાં પણ ભાઈ વિદુષી બહેન આ બધા જ કામો કાંઈ બળથી ન થાય હો કેટલાક કામ તો બુદ્ધિથી એ થાય ને કળથી પણ થાય તે હનુમાને તો તરત ટેણકુડા એવા નાનકડા એવા વાનરનું રૂપ લઈ લીધું અને દિવાલ ઠેકીને આ લંકા નગરીમાં પ્રવેશ કર્યો અને પછી તો ભાઈ મોટી મોટી હવેલીઓ મોટા મોટા ઓરડાઓ ને રાજમહેલ અને રાણીઓના ઘર ને લોકોની શેરીઓ અને હે ને મોટા મોટા રસ્તાઓ ને બધું એણે તો ઝીણી ઝીણી નજરે જોઈ લીધું હનુમાને હો કે યુદ્ધ થાય તો આ બધું મને કામ લાગશે ક્યાં કયો રસ્તો છે પણ સીતાજી એને ક્યાંય દેખાયા નહીં ભાઈ છેવટે આ ઝીણકુડા વાનરના રૂપમાં રહેલા હનુમાને અનેક બાગ બગીચાઓમાં ફરતા ફરતા ફરતા ફરતા છેવટે તો અશોક વાટિકામાં આવ્યા અશોક વાટિકા નામનો બગીચો હતો ને અને એ તો ખીચો ખીચ પાંદડાવાળા એક ઝાડની ડાળી ઉપર બેઠા અને ચારે બાજુ જુએ હો ઘડીક આમ જુએ ને ઘડીક તેમ જુએ આ બગીચામાં ભાત ભાતના ચહેરાઓ વાળી રાક્ષસીઓ પહેરા ભરે એવી કદરૂપી એવી કદરૂપી કે જોવી ન ગમે અને થોડીક થોડીક વારે બીક લાગે તેવું હશે ત્યાં હનુમાનના કાને અવાજ પડ્યો હે રામ હે રામ હે રામ પોતે બેઠેલા એ ઝાડની નીચે જા મીઠો મીઠો અવાજ આવતો હતો હનુમાને જોયું હા એને કોણ બોલે છે એ ખબર ન પડી એટલે ડાળ પાંદડા આઘા કરીને જોયું તો આ તો સીતાજી એમના દરેક શ્વાસમાંથી અવાજ આવતો હતો હે રામ હે રામ હે રામ નાનકડા વાનરના રૂપમાં હનુમાન હતા ને એ તો ઠેકડોક મારતોક ને ઊભા રહી ગયા સીતા માતાની સામે બે હાથ જોડીને માથું નમાવીને બોલા પ્રણામ સીતા માતા પ્રણામ હું છું હનુમાન ભગવાન રામનો દૂત છું એમનો સૈનિક છું સીતા તો કાંઈ બોલ્યા વિના આ નાનકડા વાનરની સામે જોઈ રહ્યા સીતાને પહેલા તો થયું કે નક્કી કોઈક રાક્ષસ હશે એણે જ આ વાનરનું રૂપ લીધું હશે પણ પછી તો એમણે હનુમાનની આંખોમાં પોતાના પતિ રામનો ચહેરો જોયો હનુમાન બુદ્ધિમાન હતા હો એમને થયું કે સીતા માતાને ખાતરી કરાવવી જોઈએ કે હું ભગવાન રામનો જ દૂત છું એટલે તરત હનુમાને પોતાની સાથે ભગવાન રામની જે વીંટી લાવ્યા હતા ને એ સીતાજીના હાથમાં મૂકી અને સીતા માતાની આંખોમાં તો આંસુ આવી ગયા વીટી જોઈને હનુમાન તો તરત બોલી ઉઠ્યા હો માતા તમે કહો તો અત્યારે તમને મારી પીઠ ઉપર બેસાડીને દરિયો પાર કરાવી દઉં અને લઈ જાઓ ભગવાન રામની પાસે બોલો તમે કહો તો હું તૈયાર છું સીતાએ તો પોતાના આંસુ લૂછાને કહ્યું અરે બેટા તારી તાકાતમાં મને વિશ્વાસ છે પણ આ રીતે છાના માના જવામાં મારા વીર પતિનું ભગવાન રામની વીરતાનું શું ગજું અને રાવણના સર્વનાશનું શું આવી રીતે છાના મના ન જવાય હનુમાન બોલ્યા સીતા માતા તમે જરાય ચિંતા ના કરતા હું હમણાં જ જઈને ભગવાન રામને ખબર આપું ને તરત રામ લક્ષ્મણ સુગ્રી વાનર આખી સેના લઈને આવ્યા જ સમજો અને રાવણ અને બધા રાક્ષસો મર્યા જ સમજો એના ગજાની તો વાત જ દો કરતા ભગવાન રામ પાસે એનું ગજું જ નથી આમ કહીને હનુમાન તો સીતા માતાને બે હાથ જોડીને પગે લાગ્યો માતું નમાવીને સીતા માતાને પ્રણામ કર્યા સીતા માતા એને આશીર્વાદ આપ્યા અને નાનકડો વાનર રૂપ હનુમાન હતો ને એ તો એક કૂદકે ઝાડ ઉપર ચડ્યો અને બીજે કૂદકે લંકા નગરીની દિવાલ ઉપર દબાંગ કરતા તો ભાઈ આવી રીતે આ હનુમાન અને સીતા માતાની શોધાદરી એમને સીતા માતા જડી ગયા તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો